એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો ખ્યાતિ અને કાવ્ય આવ્યા છે વાર્તા સાંભળવા અરે વાહ ભાઈ સાંભળો સાંભળો આજે તો એક સરસ મજાનો દિવસ છે આ ખ્યાતિ અને કાવ્યાના ભાઈ સિદ્ધાર્થનો આજે જન્મદિવસ છે ભાઈ આવો આવો સિદ્ધાર્થ ભાઈ તમને જન્મ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાંભળો સાંભળો ભટુરિયાઓ ટાબરિયાઓ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે સોનેરી કાગડો <laughs> અરે ભાઈ આ મધુકાંત પ્રજાપતિએ મને આ વાર્તા કહી છે અને હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો બર્મા નામના દેશની આ વાત છે ભાઈ ત્યાં એક ગામમાં માતા અને એની દીકરી રે એક દિવસ માએ એની દીકરીને કહ્યું ચોખાને તાપમાં સૂકવી દે તડકામાં દીકરી તો થાળીમાં ચોખા લઈને સૂકવવા બેસી ગઈ થોડીક વાર થઈ ત્યાં એક વિચિત્ર પ્રકારનો કાગડો આવ્યો દીકરી એની સામે જોઈ જ રહી એની બંને આંખો સોનાની હતી બોલો સિદ્ધાર્થભાઈ અને ચાંચ હતી ને આ ચાંચ તો ચાંદીની હતી ચાંદીની આવો વિચિત્ર કાગડો આ દીકરીએ પહેલી વાર જોયો હતો કાગડો તો કાળો હોય સોનાની આંખો અને ચાંદીની ચાંચ કાગડો હસતો જાય અને ચોખા ખાતો જાય હસતો જાય અને ચોખા ખાતો જાય દીકરીએ એને ચોખા ખાતો જોયો એટલે તો રડવા લાગી એણે રડતા રડતા કાગડાને કહ્યું તું ચોખા ના ખાઈશ મહેરબાની કરીને તું ચોખા ના ખાઈશ અમે ભૂખે મરી જઈશું તું ચોખા ખાઈ જઈશ તો અમે ભૂખે મરી જઈશું અમને ખાવાનું નહીં મળે તું ચોખા ના ખાઈશ કાગડાએ ધીરે રહીને કહ્યું ટ્રા ટ્રા તું ગભરાઈશ નહીં કાલે સૂરજ ઉગે એ પહેલા પીપળાના ઝાડ નીચે આવજે હું તારું બધું દુઃખ દૂર કરી દઈશ લો બોલો દીકરીના આનંદનો કોઈ પાર રહ્યો નહીં આખી રાત એ તો સોનેરી પાંખો વાળા કાગડા વિશે વિચારતી રહ્યો સવાર પડતા એ તો પીપળાના ઝાડ નીચે પહોંચી ગઈ પીપળાના ઝાડ ઉપર સોનાનો એક મહેલ બનાવેલો હતો થોડીક વારમાં કાગડો મહેલમાંથી બહાર આવ્યો એણે છોકરીને ઉપર બોલાવી પણ એ ઉપર કેવી રીતે ચડી શકે હે સિદ્ધાર્થ કાગડાએ કહ્યું ઊભી રે હું તારા માટે નિસરણી લાવું તું કેવી નિસરણી પર ચડીશ સોનાની ચાંદીની કે પછી તાંબાની દીકરીએ કહ્યું મારે તો ઉપર ચઢવાથી મતલબ છે તાંબાની નિસરણી હશે તો પણ ચાલશે પણ કાગડાએ તેના માટે સોનાની નિસરણી લટકાવી હો ભાઈ દીકરી તો નિસરણી ઉપર ચડીને મહેલમાં પહોંચી ગઈ મહેલ જોઈને એની આંખો પોળી થઈ ગઈ આખો મહેલ સોના ચાંદીથી બનેલો હતો તાંબાની સુંદર મજાની મૂર્તિઓ કલાકૃતિઓ ચારે બાજુ લગાવેલી હતી હો એવામાં બપોરનો સમય થયો કાગડાએ છોકરીને પૂછ્યું બોલ તું કેવી થાળીમાં જમીશ સોનાની ચાંદીની કે પછી તાંબાની છોકરી કે મારે સોના ચાંદી કે તાંબાથી શું મતલબ હું તો તાંબાની થાળીમાં જ ખાઈ લઈશ કાગડાએ એના માટે સોનાની થાળીમાં ભોજન પીરશું જાત જાતની વાનગીઓ જોઈને છોકરી તો આનંદમાં આવી ગઈ આટલું સુંદર મજાનું ભોજન આટલું સુંદર મજાનું જમવાનું આજ પહેલા તેણે ક્યારેય જોયું નહોતું હો થોડીક વાર પછી કાગડો ત્રણ મોટી પેટીઓ લઈ આવ્યો ત્રણેય પેટીઓ અલગ અલગ આકારની હતી કાગડાએ કહ્યું આમાંથી એક પેટી તારા ઘરે લઈ જા તારી માને આપી દેજે છોકરી તો કે મને સૌથી નાની પેટી આપી દો મારા ચોખા પણ ઓછા જ હતા ને ઘાગડાએ સૌથી નાની પેટી છોકરીને આપીને છોકરી પેટી માથે મૂકીને ઘરે આવી ઘરે જઈને બધી વાત પોતાની માને કઈ સંભળાવી હો માએ છોકરીને પેટી ખોલવાનું કહ્યું પેટી ખોલીને જોયું તો અંદર તો ઝગમગતા હીરા ભરેલા હતા બંનેના આનંદનો કોઈ પાર રહ્યો નહીં ઓહો આટલા બધા હીરા એમની ગરીબી તે હીરાથી દૂર થઈ ગઈ બંને જણ હવે સુખેથી રહેવા લાગ્યા આ ગામમાં એક ડોશી રહેતી હતી તે ખૂબ લાલચુ અને લોભી હતી તે પણ પોતાની છોકરી સાથે રહેતી હતી તેણે જ્યારથી સોનેરી કાગડાનો કિસ્સો સાંભળ્યો સોનેરી કાગડાની વાત સાંભળી ત્યારથી પોતે પણ રાતો રાત અમીર બનવાના સપના જોવા લાગી પૈસા બનાના બનવાના પૈસાદાર બનવાના સપના જોવા લાગી હતો હવે એક દિવસ પોતાની દીકરીને થોડાક ચોખા આપી અને તડકામાં સુકવવા માટે બેસાડી દીધી એણે તો છોકરી ખૂબ આળસો હતી એની ચોખા સૂકવીને તો ચોખા ખાવા લાગી ઊંઘમાં એમનો સ્કોરા બોલાવે એટલામાં ચકલીઓ ઉડીને આવી અને બધા ચોખા ખાઈ ગઈ થોડીક વાર થઈ એટલે સોનેરી કાગડો આવ્યો છોકરી કાગડાને ઓળખી ગઈ જોરથી બૂમો પાડવા લાગી એ કાગડા તું હમણાં તો મારા બધા ચોખા ખાઈ ગયો હવે એની કિંમત ચૂકવ ચાલ કાગડાએ છોકરીને પ્રેમથી કહ્યું છોકરી તું નારાજ ના થઈશ કાલે સૂરજ ઉગે એ પહેલા પીપળાના ઝાડ નીચે આવી જજે હું તને તારા ચોખાની કિંમત ચૂકવી દઈશ છોકરી તો ખુશ થઈ ગઈ હો ભાઈ સવારે સૂરજ ઉગે એ પહેલા પીપળાના ઝાડ નીચે તો પહોંચી ગઈ તેણે ઝાડ ઉપર બનેલા મહેલ સામે જોયું તો કાગડો બારીમાંથી બહાર જોઈ રહ્યો હતો કાગડાએ કહ્યું ઊભી રે હું નિસરણી લાવું છું પછી એના પર ચડીને તું ઉપર આવતી રહે છે તું કેવી નિસરણી પસંદ કરીશ સોનું ચાંદી કે તાંબાની છોકરી તો કે મારે તો સોનાની નિસરણી જોઈએ તાંબાની નિસરણીથી તો પગ છોલાઈ જાય મારા કાગડાએ એના માટે તાંબાની નિસરણી લટકાવી ભાઈ છોકરી ઝટપટ ઉપર ચડી ગઈ મહેલમાં જતા જ કાગડાએ પૂછ્યું તને ભૂખ લાગી હશે હે ને બોલ બોલ તું કેવી થાળીમાં ખાઈશ સોનાની ચાંદીની કે તાંબાની થાળીમાં છોકરી તો કે મને તો સોનાની થાળીમાં જ ખાવા આપો ચાંદીને તાંબાની થાળીમાં હું નથી ખાઈ શકતી લો બોલો કાગડાને છોકરીની આ વાત ગમી નહીં એણે છોકરીને તાંબાની થાળીમાં જ ખાવાનું આપ્યું હો જમ્યા પછી કાગડો ત્રણ પેટી લેતો આવ્યો એણે છોકરીને કહ્યું જમ્યા પછી દક્ષિણે આપવાનો રિવાજ છે દાન આપવાનો રિવાજ છે આ ત્રણ પેટીમાંથી તું ગમે તે એક લઈ જા તારી માને તે આપજે છોકરી પણ માની જેમ લોભી હતી લાલચુ હતી એટલે એણે તો સૌથી મોટી પેટી ઉઠાવી લીધી બોલો પેટી લઈને તો ઘરે આવી વાહ મોટી પેટી મળી મોટી પેટી મળી કાગડાનો આભાર માનવું પણ એ તો ભૂલી ગઈ પેટી લાવીને એણે માં આગળ મૂકીને માં ને બેટીએ ભેગા થઈને પેટી ખોલી ખોલતા જ એમાંથી એક મોટો સાપ બહાર નીકળો બંને માં દીકરી પેટી છોડીને દૂર ભાગી ગયા ડોશી કાગડાને ગાળો દેવા લાગી મુઆ કાગડાએ ધન નહોતું આપવું તો કાંઈ નહીં પૈસા નહોતા આપવા તો કાંઈ નહીં પણ ઝેરી સાપ કેમ મોકલો અને માં દીકરી કપાળે હાથ મૂકીને રડવા લઈ ગયા અરે કાગડાએ અમને છેતરા <laughs> અરે ભાઈ કાગડા એ નથી છેતર્યા પણ આ તમે લોભ કર્યો લાલચ કરી એટલે છેતરાણા છો તો આવી હતી આ સોનેરી કાગડાની વાર્તા સિદ્ધાર્થભાઈ કાવ્યાબેન તમને આ વાર્તા સાંભળવાની મજા પડીને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો